મનનો સ્વભાવ મનનો સ્વભાવ કેવો છે કે મને ડિપ્રેશન આવ્યું કહે તો એક રત્તલને બદલે દસ રત્તલ બોજો થઈ જાય ને મને ડિપ્રેશન નથી જ કહે તો બોજો દસ રત્તલને બદલે એક રત્તલ થઈ જાય અહીં રેડિયો વાગતો હોય ને લાગે મહી થાય કે અવાજથી ઊંઘ નહીં આવે તો ઊંઘ ના જ આવે જો થાય કે અવાજમાં એ ઊંઘ આવી જશે તો આરામથી ઊંઘ આવે આવું છે જગત આપણે મનથી જુદા છીએ દેહથી જુદા છીએ અને વાણીથી પણ જુદા છીએ પાડોશી વાસણ ખખડાવે તો એને કોણ કહેવા જાય પોતે એક જ હોત તો કહેવું પડે આપણે તો એની ક્રિયાને જાણનારા આ મન મનના ધર્મમાં છે આપણને કાનમાં શબ્દ પેસે નહીં તો મનને અસર થતી હશે કશી અસર ના થાય અને કાનમાં શબ્દ પેસે તો એ ચાળાચાળ કરવી એ મનનો ધર્મ છે તારણ કાઢવું એ બુદ્ધિનો ધર્મ છે મન બુદ્ધિ એ બધા એના પોતાના ગુણધર્મમાં છે અને એમાં આપણે શું પહેસવાનું આપણે આપણા સ્વધર્મમાં રહેવાનું હું પ્રયત્ન તો ઘણો કરું છું મનની શાંતિ માટે પણ સ્થિરતા જ નથી આવતી કયો ધર્મ પાળો છો વૈષ્ણવ ધર્મ તો એ વૈષ્ણવ ધર્મ ખોટો હશે નહીં કૃષ્ણ ભગવાન ખોટા હશે ના ભૂલ આપણી શી ભૂલ હશે એ તો આપને ખબર દાદા આપનું નામ શું પુરુષોત્તમ દાસ રોજ તો ગજવામાં પાંચ પચીસ હોય તો મુંબઈના બજારમાં મન સ્થિર રહે અને દસ વીસ હજાર હોય તો મન સ્થિર ના રહે એ તો સ્થિર રહે એવું છે પણ એને આપણે ફટવીએ છીએ રોજ રોજ છોકરાને ફટવીએ અને એને કહીએ કે સ્થિર થા તો થાય નહીં તેમ મનને ફટવ્યા પછી સ્થિરતા માગે તો સ્થિર રહે એ તો મનને પાન કે બીડી એ જ છે પણ આ તો ફટવીએ રેડિયો લ્યો ફ્રિજ લ્યો અને પેલું ટેલિવિઝન પણ લ્યો મનને ફટવ્યા પછી પાંસરું ના થાય મનને ના ફટવશો બીજા બધાને ફટવજો બૈરીને ફટવી હશે ને તો આ જ્ઞાની કલાકમાં સીધી કરી આપશે સ્ત્રી ફાટી હોય તો બીજી રૂમમાં રાખે તો બાર કલાક છૂટા રહે પણ મન તો રાત દાડો જોડે જ રહે ફટવેલું મન રાગે ના પડે પણ જ્ઞાની મળે ને જ્ઞાન આપે તો ફટવેલું મન રાગે પડે આ માટે દસ વર્ષ મહેનત કરેલી તો ગયા અવતારે કરી નહોતી અનંત અવતાર આનું આજ કર્યું છે મન શું છે એને જાણવું તો પડે એના મા બાપ કોણ છે એનું રહેઠાણ ક્યાં છે એના જન્મદાતા કોણ છે એનો વિલય કેવી રીતે થાય એ બધું પણ જાણવું તો પડે ને એ મન કોણે મૂક્યું પ્રભુએ શા માટે દુઃખ માટે કે સુખ માટે ભગવાને શા માટે એવું કર્યું બધાને દિવેલ ચોપડવા માટે કર્યું હશે ભગવાન આમાં હાથ જ ઘાલતા નથી આ પ્રોડક્શનમાં ભગવાન હાથ ગાલતા નથી એ તો બટ નેચરલ છે અને ભગવાન આ વાત મહી બેઠા સાંભળે છે ને હસે છે ખરા કે પુરુષોત્તમ આ શું ગાંડા કાઢે છે આપણે સમસરણ માર્ગમાં છીએ ને સમસરણ માર્ગ એટલે નિરંતર પરિવર્તન થયા કરે તે એમાં છેલ્લામાં છેલ્લું સ્ટેશન મન અત્યારે તમારું આ સ્ટેશન છે ને એ આવતા ભવનું મન થશે એ તો જ્ઞાની પુરુષ જાણે કે મન શું છે મન ઠેકાણે શી રીતે આવશે મન ઠેકાણે રાખવા તમે પોતે પ્રયત્ન નથી કરતા એ પ્રયત્નો તો રોજ કરું છું તમે કરો છો કે પુરુષોત્તમ કરે છે કંટ્રોલ માટે પ્રયત્ન તમે પોતે કરતા નથી એ તો પુરુષોત્તમ કરે છે તમે પોતે કંટ્રોલ કરો તો કંટ્રોલ થાય એવું છે પણ તમે પોતે કોણ છો એ તો નક્કી કરવું પડશે ને એ નક્કી થઈ જાય તો કામ થઈ ગયું અત્યારે માઇન્ડ કેવું છે બરાબર છે ને